ત્યાગ ત્યાગ બે પ્રકારના એક અહંકારે કરીને ત્યાગ અને બે સહજ વર્તનમાં વર્તાયેલો ત્યાગ ખરી રીતે ત્યાગ શબ્દમાં જ અહંકાર સમાયેલો છે અહંકાર સિવાય ત્યાગ થઈ જ ના શકે અને તેથી તે લક્ષ્યમાં રહ્યા કરે કે મેં ત્યાગ્યું જ્યારે વર્તેલો ત્યાગ તે લક્ષ્યમાં જ ના રહે ત્યાગ કરવાની વસ્તુઓ યાદ ના આવે એટલે ત્યાગને જીત્યો કહેવાય અને અત્યાગ કરવાની વસ્તુઓ પણ યાદ ના આવે એટલે અત્યાગ જીત્યો કહેવાય ત્યાગ વર્ત્યો કોને કહેવાય જેને ત્યાગ કરવાનો વિચારે નથી આવતો તેને અને અત્યાગ વર્ત્યો કોને કહેવાય કે પરિગ્રહ જેની સ્મૃતિમાં સ્મરણમાં ના હોય મોક્ષ માર્ગમાં ત્યાગની એ શરત નથી અને અત્યાગની એ કન્ડિશન નથી આ જગતમાં બે જ વસ્તુઓનો ત્યાગ કરવાનું ભગવાને કહ્યું છે એક અહંકાર અને બે મમતા અર્થાત હું અને મારું આ બે ત્યાગ્યા પછી સંસારમાં તારે ત્યાગા ત્યાગ કરવાનું રહ્યું જ નહીં ને ભગવાને કહેલું કે એક પ્રકારનો ત્યાગ તે કહેવાય કે જે ઉદય કર્મ કરાવે તે ત્યાગ વિતરાગતાનો નહીં ઉદય કર્મ ઉપવાસ કરાવે સામાયિક કરાવે તો કહે કે મેં કર્યું પ્રકૃતિ જે જે પરાણે કરાવે તે બધું જ ઉદય કર્મને આધીન છે પ્રકૃતિ જે ત્યાગ કરાવે તેનાથી આત્મા ઉપર શો ઉપકાર તેને વિતરાગતાથી ત્યાગ્યું ના કહેવાય વિતરાગતાનો ત્યાગ તે અંતર ત્યાગ છે એમાં કેફ ના હોય જ્યારે ઉદય કર્મને આધીન ત્યાગ થાય ને કહે કે મેં ત્યાગ્યું તે તો નર્યો અહંકાર જ કહેવાય આવા ત્યાગથી તો નર્યો કેફ ચડે ત્યાગનો જે કેફ ચડે તે તો ભારે સૂક્ષ્મ કેફ એ કેફ તો અત્યંત કષ્ટથી પણ ના ઉતરે તો પછી મોક્ષ તો ક્યારે થાય નિષ્કેફીનો મોક્ષ થાય કેફીનો નહીં એના કરતાં દારૂડિયાનો સ્થૂળ કેફ સારો કે પાણી છાંટીએ એટલે તરત જ ઉડી જાય લોકો ત્યાગ વૈરાગ્ય કરીને રઝળપાટ કરે છે મોક્ષ તેમ મળવો સહેલો નથી ત્યાગ તો એને કહેવાય કે મોહ ઉત્પન્ન ના થાય આ ત્યાગી તો ત્યાગ કર્યાના મોહમાં જ રહે છે તેને ત્યાગ કહેવાય જ કેમ ત્યાગ તો શુરાતનીનું કામ છે ત્યાગ તો સહેજે વર્તે કરવો ના પડે ત્યાગા ત્યાગની મૂર્છા સંપૂર્ણ ઉડી જાય તે જ ખરો ત્યાગ તાદાત્મ્ય અધ્યાસ એ જ રાગ અને તાદાત્મ્ય અધ્યાસ નહીં તે ત્યાગ ચાલુ ભાષામાં કહેવાતા ત્યાગને ત્યાગ કહેવાય છે ખરો પણ તે અંતરંગ ત્યાગના હેતુ સ્વરૂપ છે છતાં અસલ ત્યાગ નથી એક સાધુ રોજ ગાતા ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના તે મેં તેમને પૂછ્યું કે મહારાજ પણ વૈરાગ્ય શેના વિના ના ટકે ત્યારે મહારાજ કહે એ તો ખબર નથી ત્યારે મેં તેમને કહ્યું વૈરાગ્ય ટકે નહીં વિચાર વિના આ તો ક્રમિક માર્ગની વાત થઈ ક્રમિક માર્ગ તો બહુ કઠણ અનંત અવતારથી ઓલામાંથી ચૂલામાં ને ચૂલામાંથી ઓલામાં પડ્યા જ કરવાનું ત્યાગ માત્રથી જ આત્મા ના મળે ત્યાગ એ તો કષ્ટ સાધ્ય છે જો ત્યાગથી મોક્ષ મળતો હોય તો મોક્ષ પણ કષ્ટ સાધ્ય હોય ભગવાને તો મોક્ષને સહજ સાધ્ય કહ્યો છે ક્રમિક માર્ગમાં એ જો ત્યાગ કરો તો તે ક્રોધમાન માયાલોભ નિવૃત્ત કરવા માટે હોય તો જ કરજો જે ત્યાગથી ક્રોધમાન માયાલોભ વધે તે ત્યાગ ના હોઈ શકે ભગવાને શું કહ્યું છે કે શુદ્ધ ઉપયોગમાં જ રહો છતાં સંસારનો લોભ હોય ભૌતિક સુખો જોઈતા હોય તો લોકોને ના ગમે તે ના કરીશ અને લોકોને સુખ ઉપજે તેવું કરજે તેવું ગ્રહણ કરજે અને લોકોને દુઃખ થાય તેવું કરવાનો ત્યાગ કરજે પણ મોક્ષ જોઈતો હોય તો શુદ્ધ ઉપયોગમાં જ રહેજે આપણે જરૂરિયાત પૂરતું જ રાખીએ તેને ત્યાગ કહેવાય ચાર ખમીસની જરૂર હોય અને બાર રાખે નહીં તેને ત્યાગ કહેવાય બધું નભાવી લે તેનું નામ ત્યાગી કહેવાય ત્યાગ તો કોણ કરી શકે જેને માથે જ્ઞાની પુરુષ હોય તે જ ત્યાગ કરી શકે એ સિવાય જે કંઈ ત્યાગ કરવા જાય તેનો તેને કેફ ચડતો જાય ત્યાગી લિંગ અને ગૃહસ્થ લિંગ એમ બે લિંગો કહ્યા જ્યારે ત્યાગી લિંગમાં કેફ વધી જાય ત્યારે ગૃહસ્થ લિંગમાં જ્ઞાન પ્રકાશ થઈ જાય અને ગૃહસ્થ લિંગમાં કેફ વધી જાય ત્યારે ત્યાગી લિંગમાં પ્રકાશ વધી જાય ભગવાને શું કહ્યું છે કે ગમે તે દશામાં વિતરાગ થઈ શકે છે ગમે તે લિંગમાં વિતરાગ થઈ શકે છે અરે સ્ત્રી પણ સંપૂર્ણ વિતરાગ થઈ શકે છે ફક્ત મનુષ્યપણું હોવું જોઈએ એમાં કોઈ લિંગનો કે દશાનો ઇજારો નથી હોતો મોક્ષને માટે ત્યાગ કરવાની જરૂર નથી ત્યાગ તો વર્તવો જોઈએ પછી બીજા ત્યાગની જરૂર નથી બીજો ત્યાગ તો ભ્રાંતિ ભાષાનો ત્યાગ છે ભગવાનનો શુદ્ધ ભાષાનો ત્યાગ હતો આ ભ્રાંતિ ભાષાનો ત્યાગ શું બીડી પીવાવાળો સમજે કે મેં બીડીનો ત્યાગ કર્યો અને બાધા આપનાર સમજે કે મેં એને ત્યાગ કરાવડાવ્યો આ ભ્રાંતિનો ત્યાગ તો નાનું છોકરું એ સમજે કે આજથી કાકાએ બીડી છોડી દીધી છે